એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમદાવાદમાં બેઠા બેઠા મનશ્રી અને દેવશ્રી વાર્તા સાંભળે છે આવો આવો મનશ્રી બેન દેવશ્રી બેન આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો મુકુલ કલાર્થીની આ વાર્તા છે અને વાર્તાનું નામ છે રઘુ એક હતો છોકરો તેનું નામ રઘુ રઘુના બાપા શાકભાજીનો ધંધો કરતા હતા શાકભાજી વેચવાનો હો શાક બજારમાં તેમની શાકભાજીની નાનકડી દુકાન હતી નાનો રઘુ નિશાળે જતો હતો પણ સવાર સાંજ એ તો બાપાની સાથે દુકાને બેસવાય જતો રઘુના બાપા ઘરડા હતા એટલે ઘણી વાર તે માંદા પડી જતા તે વખતે રઘુ એકલો દુકાન ચલાવતો રઘુ ચોથા ધોરણમાં ભણતો હતો તે વેળાએ બાપા ખૂબ બીમાર પડી ગયા અને માંદગી લાંબી ચાલી છેવટે રઘુના બાપા તો ગુજરી ગયા રઘુ એકનો એક દીકરો એને એક નાની બહેન પણ હતી એટલે ઘરનો બધો ભાર નાનકડા રઘુ ઉપર આવી પડ્યો હો રઘુ સમજદાર છોકરો હતો આમ તો તે બાપા સાથે કેટલાય વખતથી રોજ દુકાને બેસતો હતો તેથી તેનામાં શાકભાજી વેચવાની આવડત આવી ગઈ હતી ભાઈ ઘરની સ્થિતિ જોઈને તેણે શાળાએ જવાનું બંધ કરી દીધું ગરીબ હતા ને એટલે એ હવે દુકાને બેસવા લાગ્યો રઘુના બા કામગરા હતા હો બહુ કામગરા એ પણ રઘુને મદદ કરવા લાગ્યા બા અભણ પણ સમજુ અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખનારા બા વાત વાતમાં રઘુને કહેતા દીકરા કોઈને છેતરવું નહીં હો નાનું બાળક આવે કે કોઈ મોટું આવે આપણી દુકાને કોઈને છેતરવું નહીં સૌને બરોબર આપવું આપણે પ્રામાણિક રહેવાનું હોત તો જ ભગવાન આપણને ધંધામાં બરકત આપશે બેટા સાચે રસ્તે ભલે આપણને બે પૈસા ઓછા મળે પણ લાલચમાં ફસાઈને કોઈને કદી છેતરવા તો નહીં જો ભાઈ રઘુ રઘુબાની શિખામણ ધ્યાન દઈને સાંભળતો તે બાને કહેતો બા બા તું જરાય ચિંતા ન કર હું તારા કહેવા પ્રમાણે દુકાન ચલાવીશ હો હું કદી ખોટી રીતે વેપાર નહીં કરું એ સાંભળીને બા મનમાં રાજી રાજી થઈ જતા ભાઈ રઘુ દુકાને જેતા જતા પહેલા ભગવાનને ખૂબ ભાવથી પગે લાગતો બાને પણ પગે લાગતો તમે બધા લાગો છો ને નિશાળે જતી વખતે મમ્મી પપ્પાને આ એમ જ દુકાન ખોલીને દુકાનના ઉમરાને પગે લાગતો અને ભગવાનનું નામ લઈને શાકભાજી વગેરે સરસ રીતે ગોઠવતો આજુબાજુના દુકાનદારો પણ રઘુ તરફ ભાવ રાખતા અને એને મદદ કરતા ભાઈ રઘુ દરેક ગ્રાહક પા સાથે મીઠાશથી વર્તતો ગ્રાહકો પણ એના વર્તનથી રાજી થતા તેઓ બધા એની દુકાનેથી શાકભાજી ખરીદવાનું રાખતા હવે એક દિવસની વાત છે હો બપોરનો વખત હતો એક માણસે આવીને રઘુને કહ્યું પેલું તડબૂચ બતાવને રઘુએ તડબૂચ એની આગળ ધર્યું પેલા માણસે પૂછ્યું એલા છોકરા તડબૂચ તાજું છે કે રઘુએ સહેજ જવાબ આપ્યો ના સાહેબ એ તાજું તો નથી જ બે ચાર દિવસ થઈ ગયા છે પેલા માણસે તડબૂચ પાછું આપતા કહ્યું મારે તો તાજું તડબૂચ જોઈએ છે પછી તે માણસ બાજુની દુકાને ગયો બીજા દુકાનદારે પેલા માણસને આવકાર આપતા હસતા હસતા કહ્યું આવો આવો શેઠ સાહેબ આપ સાહેબની શી સેવા કરું પેલા માણસે પૂછ્યું તારે ત્યાં તડબૂચ તાજા છે કે દુકાનદાર મૂછ ઉપર હાથ ફેરવતો ફેરવતો મલકાતો કહે અરે શેઠજી મારે ત્યાં બધું જ તાજું છે તડબૂચ તો હાલ અત્યારે જ આવ્યા છે કોઈ પણ તડબૂચ લઈ લો કહેતા હો તો અહીં જ કાપી આપું પસંદ ન પડે તો પાછું મારે પણ વેપાર જ કરવો છે ને સાહેબ તમને એકવાર છેતરું તો બીજી વાર તમે અહીં આવો જ શાના તમે સાહેબ બે ફિકર થઈને કોઈ પણ તણબૂચ ખુશીથી લઈ જાઓ ખાશો ત્યારે તમને એની ખાતરી થશે હો દુકાનદારની મીઠી મીઠી વાતો સાંભળીને પેલા માણસને એની વાતમાં ભરોસો બેઠો તે બોલ્યો ભલે એક સારું મજાનું તળબૂચ કાઢી આપ મને તારી વાતમાં વિશ્વાસ છે મારે એને અહીં કાપવું નથી તાજું છે એટલે બસ પેલા દુકાનદારે મોટું તડબૂચ જોખી આપ્યું પેલો ઘરાક પૈસા આપીને ચાલ્યો ગયો હવે પેલો દુકાનદાર હસતો હસતો રઘુને ઠપકો આપતો કહેવા લાગ્યો એલા રઘુ તું તો સૌ મૂરખ છે મૂરખ રઘુએ નવાઈ પામીને પૂછ્યું કેમ કાકા મારો શું વાઘ ગુનો દુકાનદાર ઠાવકું મોઢું રાખીને બોલો અલા તને હજી વેપાર કરતા નથી આવડતો આ રીતે તે કંઈ વેપાર થતો હશે રઘુ મુંજાતો બોલો કાકા મેં એવી શી ભૂલ કરી છે મને તમારી વાત સમજાતી નથી દુકાનદાર હસતો હસતો કહે એટલે જ કહું છું ને કે તું ખરેખર મૂરખનો સરદાર છે આપણે આપણા જ માલને ખરાબ કહીએ પછી એને કોણ ખરીદે મારું તડબૂચ વાસી હતું છતાં મેં તેને તાજું જ છે એમ કહ્યું એમ ન કહું તો એને લે કોણ જોને તારું તડબૂચ વાસી છે એમ તે દોઢ ડાયા થઈને કહ્યું એટલે તે આખરે પડી રહ્યું ને તારી દુકાનમાં છોકરા આ રીતે વેપાર ન થાય આ રીતે વેપાર ના થાય છોકરા રઘુ મક્કમ અવાજે બોલ્યો કાકા એમાં શું થઈ ગયું ખોટું કહીને મારે વેચવું નથી જૂઠનો વેપાર મારાથી ન થાય ઓ કાકા દુકાનદાર એના બોર્ડ પણ ઉપર હસતો હતો અરે આમ કઈ દુકાન ચાલે ખરી ભાઈ સાહેબ જરા વેપાર કરતા શીખ બેટા આ સાચની દુનિયા નથી વેપારમાં તો જુઠ્ઠું બોલ્યા વિના છૂટકો નથી સમજો બધી વાતમાં સત્યવાદી હરિશ્ચંદ્ર બનવામાં સાર નથી કાંઈ એ દુકાનદારની વાત સાંભળીને રઘુ બોલ્યો કાકા મેં તો સાચી હકીકત ગ્રાહકને કહી કોઈને જૂઠું બોલીને કેમ છેતરાય બે પૈસા કમાવા માટે કઈ જૂઠું બોલવું સારું નહીં એથી ભગવાન રાજી નહીં થાય હો કાકા પેલો દુકાનદાર રઘુની વાત ઉપર હસી પડ્યો હવે પેલો માણસ તડબૂચ ઘેર લઈ ગયો એ તો બાળકો એના તડબૂચ જોઈને રાજી રાજી થઈ ગયા પેલા માણસે તડબૂચ કાપ્યું જોયું તો એ તો સાવ બગડેલું નીકળું તડબૂચ એ બબડી ઉઠ્યો અરે મને પેલા દુકાનદારે છેતરો તાજું કહીને એણે વાસી જ મને પધરાવી દીધું પછી તે દિવસથી પેલો માણસ પેલા સાચા બોલા છોકરાની દુકાનેથી શાકભાજી વગેરે ખરીદવા લાગ્યો હો મનશ્રી બેન એને ખાતરી થઈ ગઈ હતી કે છોકરો જૂઠું બોલીને કોઈને છેતરતો નથી એ રીતે ધીમે ધીમે રઘુની શાખ બંધાય અને રઘુ તો બહુ સારો વેપારી બન્યો ભાઈ ઘણા લોકો તેની દુકાનેથી શાકભાજી ને ફળ વગેરે માલ ખરીદવા લાગ્યા તો ભાઈ આ રઘુ હતો ને એ તો સાચા બોલો હતો દેવરશ્રી બેન મનશ્રી બેન તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ગઈ ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો